你得么子上？嗯。હા એટલે તેમાં એવું કહી રહ્યા છે કે જીવજીનો જે લિંગ શરીર છે જેનો સૂક્ષ્મ દેહ એ એને વિષયને ભોગવાની જે ઈચ્છાઓ છે એ સાથે લઈને જાય છે તો એ સાથે લઈ જાય છે એટલે આપણે એવું સમજીએ છીએ કે સદવાસના સદવાસના જેની લઈને જાય છે જીવ એ પ્રમાણે એને દેહ પ્રાપ્ત થાય હવે એની આગળ આપણે ચૌદમા અધ્યાયમાં એવું સમજ્યા કે જો એનો ગુણ કોઈ હોય જીવનો કે એનો સત્વ ગુણ હશે તો એની સત્વમાં આગળ એની એ થશે ગતિ રજસ અથવા તામસ હશે તો એ પ્રમાણેની એની ગતિ થશે તો આ બેમાં ડિફરન્સ શું કહેવાય એટલે આ મોક્ષની ગતિ એટલે સત્વ ગુણોથી થતી મોક્ષની ગતિ જે પર કે આ વાસના એટલે કે ધારો કે વાસના તો મારી પણ અત્યારે હું ઈચ્છું કે મને હજુ સારું ભણવું છે કે મને હજુ કે કોઈ એવો સારો દેહ પ્રાપ્ત થાય તો હું કંઈક સારું કાર્ય કરી શકું એવી હોય અને કદાચ એનો મારો પ્રાણ જયારે છૂટે તો મારી તે વખત સાત્વિકતા ના હોય સામસતા હોય તો તે વખતે જીવની શું ગતિ એટલે સામાન્ય રીતે તો એવું છે કે अंत समय जो अवस्था की जी स्थिति हो निर्णायक बने जीवन भर भले गमे देवी जाति वृष्टि हो रही आप जिला व्यवहारों से जुए कि आखो वर्ष बहुत सारू भो विद्यार्थी परीक्षा त्र कलाक निर्णायक बनता हो वक्त जो थाकेलो हो बीमार होद्वेग में हो पेन चालती न हो कहीं कारण थी वक्त जो थे पी आग निर्णय बनाए એવું જ છે વ્યવસાય વગેરેમાં પણ છે કે તમે ગમે તેટલા પુરુષાર્થથી બધું સેટઅપ ઊભું કરો ગ્રાહક આવે તે વખતે એની સાથે જો ડીલિંગમાં તમે તે વખતે સ્વસ્થતા ન રાખો તો ન થઈ શકે અમારે પાર્લા ઈસ્ટમાંથી અમે ત્યાં ઉદાહરણ ત્યાં જતો ત્યાં નેહરુ રોડ ક્રોસિંગ ઉપર એક કચ્છી જૈન સ્ટેશનરીનો સ્ટોર ખોલ્યો હાર્ડલી પચાસ મીટર જેટલું દૂર હશે રેલવે સ્ટેશન એવું એકદમ અને શાક માર્કેટ બાજુમાં મેઇન રોડ એરપોર્ટ સુધી જાય એટલે લોકેશન એકદમ ક્રીમ હતી આખી દુકાન પણ એમની એલ શેપમાં રોડમાં આવે એવી જબરજસ્ત દુકાન પણ જે કાકો ત્યાં બેસતો એટલો ખડૂસ કે ત્યાં ગ્રાહક છે એ ત્યાં જાય તો પાકો બેઠો હોય તો કોઈ જાય જ નહીં એક વખત એનો એક વખત અમે સાક્ષાત્કાર કરી લો પછી દુર્વાસાને પણ પાછળ પાડી દેવું અઠવાડિયું પંદર દિવસ ઉદઘાટન ના થયા વીસ દિવસ દુકાન બંધ તો નિર્ણાયક અંતિમ ઘડીનો જે છે તે થતું હોય છે એવું સામાન્ય રીતે છે બાકી તો પ્રભુ શું કરે પ્રભુ જાણે એટલે એવી બધી ઉક્તિઓ છે આમાં પણ આગળ આવા આગળ આવી ગયો છે યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ જે જે ભાવનું સ્મરણ કરતા અંત સમયે મનુષ્ય પોતાનું કલેવર છોડે છે એ જ ભાવની એને ભાવિ દેહમાં પ્રાપ્તિ થાય છે આમ તો જોઈએ તો જે કાર્ય કરવું હોય જીવને પોતાનો અવતાર પોતાની સાથે જ કરાવે છે એમાં કોઈ કર્યું કે કોઈના દ્વારા થતું તો કોઈ મળતું જ નથી જીવે પોતાનો અવતાર પોતાની જાતે એને પોતાની બુદ્ધિ સુધારી કે કરે પણ ઘણીવાર આપણને શાસ્ત્ર પણ એવો ઉપદેશ આપી રહ્યો છે કે કોઈ ગયું એની પાછળ આ કરવું ન કરવું એનો જે ઉપદેશ આપી રહ્યો છે એનાથી જીવને લાભ થાય શ્રાદ્ધ પિતૃતર્પણમાં આપણે શ્રાદ્ધ પૂર્વ કરીએ છીએ એવા બધામાં હા એટલે બીજા અધ્યાયમાં આ વિષય ઉપર તો બહુ વિસ્તારથી કહેલું છે અર્જુનને જે ચિંતા હતી કે આટલો ઘોર સંગ્રામ થશે એમાં બધા અનાથ થશે વિધવા થશે કોઈનો ભાઈ નહીં રહે કોઈનો પતિ નહીં રહે કોઈનો દીકરો નહીં રહે તો એમની પિંડોદક ક્રિયા છે એનો લોપ થઈ જશે દીકરો ચાલે ગયો મા બાપને કોણ શ્રાદ્ધ તર્પણ કરશે જો શ્રાદ્ધ તર્પણ યથાયોગ્ય નહીં થાય તો એમની અસદગતિ થશે એ તો છે જ વ્યવસ્થા એવી જેમ કે મૃત્યુ પછી જે આત્માની અવસ્થા છે એ પ્રેતાવસ્થા છે પ્રેતાવસ્થામાંથી ત્રણ પેઢી પર્યંત શ્રાદ્ધ તર્પણાથી આદિ યથાવિધિ થાય તો પછી એને પિતૃયોની પ્રાપ્ત થાય તે પછી એને દેવીઓની પ્રાપ્ત થાય આ એક સામાન્ય પ્રક્રિયા છે આ વિષયમાં ભગવાને થોડું સસ્પેન્સ પણ રાખ્યું છે એટલે લોકમાં એવી પણ એક ઉક્તિ છે કે એક શરીર છોડે તો એના માટે બીજું શરીર તૈયાર જ હોય છે અને લોકોની એવી પ્રતીતિ પણ છે હવે જો એક શરીરને છોડ્યા પછી જો બીજા શરીરમાં આત્માનો પ્રવેશ થઈ ગયો છે તો એના પછી શ્રાદ્ધ તર્પણ કે ત્રિપુરુષ શ્રાદ્ધ કરવું એ હવે કોને જઈ રહ્યું છે ઓલાને તો બીજું શરીર મળી ગયું આ વસ્તુ સસ્પેન્ડ છે અને જેમની આ જાતની ઉચિત ક્રિયાઓ નથી થઈ એમને અન્ય દેહની પ્રાપ્તિ કે અન્ય લોકની પ્રાપ્તિ અટકી ગઈ છે એમની પ્રેતાવસ્થામાં એવા પણ પ્રસંગો સર્વત્ર છે ઉપલબ્ધ કહ્યું છે તદુપરાંત જેમ કૃષ્ણદાસ અધિકારી છે એમના પ્રસંગમાં આપણે જોઈએ છીએ એટલે તાત્પર્ય એ છે કે ઉત્તર ક્રિયા જે કંઈ પણ છે એનો મૃતકની આત્મા સાથે સંબંધ છે અને એનો એનાથી એમની તૃપ્તિ થાય છે ન કરો તો અતૃપ્તિ પણ થાય છે અને જો આપણે આ જ્યોતિષીઓ કે કર્મકાંડી બ્રાહ્મણો છે એમની પાસે આપણે જઈએ અને એમને પૂછીએ કે તમારી પાસે કયા પ્રકારના લોકો આવે છે તો એવો મોટો વર્ગ છે કે જે લોકો પિતૃદોષને લઈને એને એમનું સમાધાન શોધવા એમની પાસે જતા હોય છે તો એ લોકોની એવી પ્રતીતિ છે કે અમને સ્વપ્નમાં આમ કે છે કે ઘણા લોકોને સપનામાં નહીં જીવતા જાગતા જ એને કંઈ કહી જતા એવું પણ એ લોકોની પ્રતીતિ હોય છે સાચું ખોટું એ જાણ પણ જે પણ છે એવો વર્ગ બહુ મોટો છે એટલે આપણે ના તો ન પડી શકીએ બધા ગપ્પા જ મારતા હોય કેમ કે તો જે એવું ફરિયાદ કરીને જાય છે એમને તો પાછા પ્લાટમાંથી ખર્ચવાના છે તો ખોટું શું કામ માણસ બોલે ને કાંઈક તો એ લોકોની અનુભૂતિ હશે તો આ બધાથી એ છે કે તાત્પર્ય છે કે આ બધી ઉત્તર ક્રિયા સંબંધી વિધિ વિધાન છે એનાથી મૃતક છે એની આત્માને કંઈક પ્રાપ્ત થાય છે બાબતમાં એક વખત વાત થઈ હતી ને ત્યારે કાકાજી એવી વાત કરી હતી કે આ શ્રાદ્ધ કરો તમે તો એમાં જે કાગવાસ કરે એનાથી પિતરીઓ દ્વારા કે જેને જે જીવની પ્રાપ્તિ થઈ હોય એ જીવને તે દિવસ પૂરતું અન્ન મળે એટલે કોઈ પ્રાણીની થઈ હોય તો તે દિવસે એને એને લગતું મળે એમ વાત છે કરવા પડશે ગણમત પ્રણામ થઈ અધ્યાય પંદર પુરુષોત્તમ યુગ એટલે પહેલા શ્લોકની અંદર એ જગતનું સ્વરૂપ ભગવાન બતાવી રહ્યા છે કે ઉર્ધ્વ મૂળથી જે એમને સમજાયું આગળ પહેલા શ્લોકની અંદર આપણને કે પુરુષોત્તમ જ છે અને પુરુષોત્તમે આ જગતને પોતાની ક્રીડા માટે કરેલું હોવાથી ભગવાન જ એ જગતનું મૂળ છે જીવ વગેરે અસ્વત્થ ની શાખાઓ છે અને અસ્વત્થ એ અવ્યય છે અવિનાશી છે કારણ કે ભગવાને પોતાની લીલા માટે જ ઉત્પન્ન કરેલ હોવાથી એ નિત્ય છે જે આવા પ્રપંચ રૂપ આ અશ્વથને જે જાણે છે તે જ વેદને જાણનાર છે અથવા તો જગતનું યથાર્થ જ્ઞાન થયા વિના એને સંભવતું જ નથી ત્યાર પછી બીજા શ્લોકની અંદર સંસારની ઉત્પત્તિ બતાવે છે કે ક્રીડારૂપ વૃક્ષનું નિરૂપણ કરી અને તેમાંથી સંસારની ઉત્પત્તિ થાય છે એટલે સંસારથી વાસના રૂપ મૂલો ફેલાય છે અને એનાથી કર્મો થયા કરે છે અને કર્મ અનુસાર એને લોકની પ્રાપ્તિ થાય છે એટલે કે સંસારથી એને બંધન થાય છે ત્યાર પછી ત્રીજા અને ચોથા શ્લોકની અંદર તો એ બંધનથી મુક્તિ કેવી રીતે થાય છે એનો ઉપાય બતાવે છે કે આ અશ્વથનું એટલે કે ભગવાનની અલૌકિક ક્રીડારૂપ સત્ય સ્વરૂપ પ્રાપ્ત થતું નથી તેમજ તેમનો તેનો અંત આદિ અથવા પ્રતિષ્ઠા જનાતા નથી આ બહુ દ્રઢ મૂલવાળા અશ્વત્થને દ્રઢ અસંગ શસ્ત્રથી છેદી જેમાં ગયેલા પુનઃ પાછા ફરતા નથી તો એ કયા ઉપાયથી શોધી શકાય છે એ આ ચોથામાં છે કે શરણ ભાવથી તો કે ભગવાનની ભક્તિ કરવાથી તેને આ પદ પ્રાપ્ત થાય છે એટલે કે અહીંયા મુખ્ય સાધન તો ભક્તિ બતાવ્યું છે ત્યાર પછી પાંચમો શ્લોક છે કે પાંચમા શ્લોકમાં કીધું કે કેવા જીવોની મુક્તિ થાય છે અને કેવા જીવોને આ પદ પ્રાપ્ત થાય છે તો કે છે કે જેને માન તથા મોથી રહિત છે જેમને સંઘના દોષો જીતેલા છે એટલે નિત્ય અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠાવાળા છે અને જેઓ સુખ દુઃખ રૂપી દ્વંદથી મુક્ત છે તેવા અમૂઢ એટલે કે મોહ વિનાના તેને આ અવ્યય પદ પ્રાપ્ત થાય છે ત્યાર પછી છઠ્ઠા શ્લોકની અંદર ભગવાનના ધામનું વર્ણન કરે છે એટલે કે ભગવાનના ધામનું વર્ણન કરે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ એ પ્રકાશતા નથી કારણ કે સ્વપ્રકાશ છે અવ્યય પદને પ્રાપ્ત કરે તે સંસારમાં પાછા આવતા નથી તે આ ઉત્તમ ધામ છે પ્રભુનું ત્યાર પછી સાતમા શ્લોકની અંદર હવે સાત અગિયાર શ્લોક એ અપરોક્ષ થયા એટલે કે પોતાના સ્વરૂપ હું પુરુષોત્તમ છું એનું નિરૂપણ કરી રહ્યા છે તો સાતમા શ્લોકની અંદર જીવનું સ્વરૂપ બતાવે છે કે જીવલોકમાં જીવલોકમાં જીવ થયેલો મારો એટલે કે સચ્ચિદાનંદ રૂપ પુરુષોત્તમનો જ અંત આ પ્રકૃતિમાં રહેલી પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન સહિત છ ઇન્દ્રિયોને ખેંચે છે અર્થાત ભાષણામય લિંગને વિષય ભોગની ઉત્પત્તિ માટે ખેંચે છે એટલે કે જેમ ખેડૂત એ જમીન ખેડે છે તેમ જીવ એ લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે અનુકૂળ કરે છે હવે સાતમો શ્લોક છે शरीरं यद्वाप्नोति यच्च्युत् क्रामति स्वरं गृहीसीतानि संयाति વાયુગંધાની વાસયાત શ્લોક છે જ્યારે ઈશ્વર જે શરીરને પ્રાપ્ત કરે છે તથા જેમાંથી ઉત્ક્રમણ કરે છે ત્યારે જ્યારે વાયુ એ ગંધના સ્થાનમાંથી ગંધને લઈ જાય છે તેમ ત્યાં અમને લઈને જાય છે વિવેચન ઇન્દ્રિયોના ઈશ્વર અર્થાત ઇન્દ્રિયોને ખેંચનાર જીવ જે શરીર પ્રાપ્ત કરે છે તથા જે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાં પોતાની સાથે અમને એટલે કે મન સહિત છ ઇન્દ્રિય અથવા લિંગ શરીરને લઈને જાય છે ઇન્દ્રિયોને જીવ પોતાની સાથે સૂક્ષ્મભૂત સૂક્ષ્મભૂતો સાથે લઈ જાય છે એટલે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે જે ઇન્દ્રિયોનો ઈશ્વર છે એટલે કે ઇન્દ્રિયોને ખેંચનાર જે જીવ છે એ શરીર પ્રાપ્ત કરે છે અને એ શરીરનો પ્રાપ્ત કરે છે ત્યાગ કરે છે ત્યારે પણ એ પોતાની સાથે જ એ લિંગ શરીરને મન સહિત છ ઇન્દ્રિયો ને એ લઈને જીવ પોતાની સાથે એ સૂક્ષ્મ ભૂતોને લઈ જાય છે હવે એ જ વાતને અહીંયા ઉદાહરણથી સમજાવે છે કે જેમ વાયુ કસ્તુરી વગેરે ગંધના સ્થાનમાંથી સૂક્ષ્મ અવયવો સાથે ગંધને લઈ જાય છે તેમ જીવ એ સૂક્ષ્મ ભૂતો સાથે મન સહિત છ ઇન્દ્રિયોને જે શરીરમાંથી જાય છે શ્યામ તથા તે શરીરનો તે ત્યાગ કરે છે તેમાંથી પોતાની સાથે લઈને જાય છે અહીંયા ઉદાહરણ સાથે સમજાયું કે વાયુ જેમ કસ્તુરીની જે ગંધ છે એ ગંધને સૂક્ષ્મ અવયવો સાથે બીજી જગ્યાએ લઈ જાય છે એવી જ રીતે જીવ છે એ એના સૂક્ષ્મ ભૂતોની સાથે મન સહિત છ ઇન્દ્રિયોને લઈ અને સાથે જાય છે એ શરીરનો ત્યાગ કરે ત્યારે જાય છે કે શરીર

પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય અને ચતુર્વિધ અંતર તન્માત્ર બધું સૂક્ષ્મ શરીર છે હોય છે તેમ જીવ સૂક્ષ્મ ભૂતો સાથે મન સહિત છ ઇન્દ્રિયોને જે શરીરમાંથી જાય છે ત્યાં અને જે શરીરનો ત્યાગ કરે છે પંચ સૂક્ષ્મ લખે છે પંચમહાભૂત એટલે સૂક્ષ્મ મહાભૂત હોય છે એવી એ સૂક્ષ્મ સ્વરૂપ છે એ રીતે પ્રાણ પણ પંચ પ્રાણ એ બધું લિંગ જે સૂક્ષ્મ દેહ કે જીવના લેવલ પર એને કેવી રીતે કર્મો જે આવશે દરેક જીવના કર્મો તો સરખા ના રહે ના આપણે પરમ વગેરે સત્કર્મ હોય પરમ વગેરે પેલા સત્કર્મ ના પણ હોય તો એ કેવી રીતે જે જીવ હશે જેવા કર્મ કરશે સારા કરશે ખરાબ કરશે જે યોનીમાં હશે એ એની સાથે જશે એક જ જગ્યા કરેલું છે પણ ફૂલની સુગંધ જે પાણી લઈ જાય છે એવી રીતે આ સૂક્ષ્મ દેહમાંથી એટલે આ પંચમ વાદ્ય જેટલો આ જડ દેહ છે એમાંથી એને એટલી જે સૂક્ષ્મ છે વસ્તુ સૂક્ષ્મ દેહ એને જ લઈ અને જીવ બીજામાં પાછા બીજા શરીરમાં એ પોતે જાય છે અથવા જયારે આ દેહ છોડે તો એમાંથી લઈ લે અને પેલા દેહમાં એ પાછું જાય એટલી જ વાત થઈ તમારું શું કેવું છે કે આ દ્રષ્ટાંત છે એના એ આનાથી નથી સમજાતું હમ એની શક્તિઓ આમનો પ્રશ્ન છે સદસત કર્મો એને આની સાથે કેવી જીવા કર્મ કરશે એની સાથે ભૂતો જશે વિધિમાં એક પાયલ નો બાબા એ સાથે એક સાથે જશે ને by utilizing habit to vibrate the ordinary direction of development. અહીંયા વાયુ ને આત્મા સમજવાનો છે વાયુ જેમ ગંધને લઈ જાય છે એમ આત્મા આ બધા સામાનને ભેગું લઈને જાય છે એ તાત્પર્ય છે એટલે એક શરીર ને જ્યારે છોડે છે આત્મા ત્યારે આત્મા એની સાથે આ બધા સૂક્ષ્મ ઇન્દ્રિયો પ્રાણ વગેરે અને એનામાં રહેલી એની જે પણ કર્મ વાસનાઓ છે એ બધાને સાથે લઈને બીજા શરીરમાં જાય છે એ સાથે હમ પાંચ વર્ષ આપણે તો જાલી બંધ Thank you. श्रोतं चक्षुस्पर्शनं च रसनं घ्राण इव च अधिष्ठाय मनश्चायं विषयान उपसीमते श्लोक ચક્ષુ સ્પર્શન રસન ધ્રાન અને મન નું અધિષ્ઠાન કરી આ વિષયોનું સેવન કરે છે વિવેચન જીવ ઇન્દ્રિયોને શા માટે પોતાની સાથે લઈ જાય છે તે કહે છે સ્ત્રોત વગેરે છ ઇન્દ્રિયોનું અધિષ્ઠાન કરી આ જીવ વિષયોને સીવે છે એટલે જીવ પ્રાકૃત અહંકારના કાર્યને સ્ત્રોત વગેરે ઇન્દ્રિયોના વિષયોની વૃત્તિને અનુકૂળ કરી તે તે ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરે છે એટલે અહીંયા આગળ એમ કે છે કે જીવ ઇન્દ્રિયોને શા માટે પોતાની સાથે લઈ જાય છે તો કે છે કે જે ઇન્દ્રિયોના વિષયો છે એની વૃત્તિને અનુકૂળ થઈ અને વિષય ઇન્દ્રિયોના વિષયોના ભોગ કરે છે કાન્હા વગેરેનું છ ઇન્દ્રિયોનું અધિકાર કર્યા જીવ વિષયોને સેવે એટલે જીવ પ્રાકૃત અહંકારના કાર્યને સ્ત્રોત્ર વગેરે ઇન્દ્રિયોના વિષયોની વૃત્તિને અનુકૂળ કરીને એટલે પ્રાકૃત અહંકારના કાર્યને છે એને દેહ મળ્યો છે જીવ છે એના કારણે જે એને અહંકાર થાય છે કે જે ઇન્દ્રિયોને અત્યારે ભોગવી રહ્યો છે એ ઇન્દ્રિયોની જે વૃત્તિ છે એ અનુકૂળ કરી અને એ વિષયોના ભોગ કરે છે એટલે જે છે હું આ કરું છું એ બધું એને અહંકાર રહેશે ને પાંચ જ્ઞાનેન્દ્રિય થયા શ્રોત ચક્ષુ સ્પર્શન રસ અને એની સાથે મન એ બધાનું અધિશાય છે એ બધાની સહાય કરી અને વિષયોનું સેવન કરે છે હવે વિષયોનું સેવન કરે તો કેમ સેવન કરે છે કેવી રીતે કરે છે તો કે છે કે જીવ ઇન્દ્રિયોને શા માટે પોતાની સાથે લઈ જાય છે જે આપણે આગળના શ્લોકમાં જોયું કે જે કીધું ને કે વાયુ આત્માની જેમ એવી રીતે તો એ ઇન્દ્રિયોને કેમ લઈ જાય છે તો કે છે કે ઇન્દ્રિયોના વિષયોની વૃત્તિ જે છે એને અનુકૂળ કરી અને એ ઇન્દ્રિયો વિષયોનો ભોગ કરે છે એટલે ફરીના જન્મની પછી આ અનુકૂળ અનુકૂળ એટલે એ કરીએ પછી શું અનુકૂળ કેવી રીતે અનુકૂળ કરે વૃત્તિને અનુકૂળ કરીને ઇન્દ્રિયોના વિશે આગળ સાતમા શ્લોકની અંદર બતાવ્યું કે આ પ્રપંચમાં જીવનું શું કાર્ય છે તે કહે છે કે જીવ પ્રકૃતિમાં રહેલી પાંચ જ્ઞાનેન્દ્રિય તથા મન એ છ ને વાસનામય લિંગ શરીરને વિષય ભોગની ઉત્પત્તિ માટે ખેંચે છે એ પછી ખેડૂતના ઉદાહરણથી બતાવ્યું એ જ અહીં આગળ એટલે પ્રાકૃત અહંકાર નું કાર્ય એટલે પ્રાકૃત અહંકાર માંથી પેદા થયેલા કાર્યનો મતલબ એના પ્રોડક્ટ હલો સાત્વિક અહંકાર છે એનાથી જ્ઞાનેન્દ્રિય રાજસથી કર્મેન્દ્રિય તામસથી પછી આગળ જઈને પંચ તન્માત્રાઓ ને એનું રૂપ પંચ મહાભૂત આ બધા પ્રાકૃત અહંકારના પ્રોડક્ટ છે એમ કહી રહ્યા છે બોલ હેલો પ્રણામ જેજે જેજે એમ કહેતી હતી કે આ જીવ છે એ જ્યારથી જન્મે છે ત્યારથી એની તો પછી એકની એક વૃત્તિઓ ચાલ્યા કરશે કારણ કે એને વૃત્તિઓ લઈને ફરી બીજી યોનીમાં જાય છે તો ખરેખર તો જે એવું ના હોવું જોઈએ કે નવો દેહ સાથે એની નવી વૃત્તિઓ હોય તો આ પહેલેથી જ એની એને એકની એક વૃત્તિઓ ચાલ્યા કરતી હશે તો એમાં કઈ ચેન્જ ના આવે નવા દેહ સાથે જોડાઈને તો એના નવા કર્મ હોવા જોઈએ તો થાય નવી ગોળી નવો દાવ એમ એવું કહેવાનો મતલબ છે ને કેમ સાહેબ તમે શું કહેતા હતા ઇન્દ્રિયોને વિષયોની વૃત્તિને અનુકૂળ કરી તે ઇન્દ્રિયોનો વિષયોનો ભોગ કરે છે અનુકૂળ કરે એટલે કે સહાયતાથી એના દ્વારા ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના વિષયો જે છે એને અનુકૂળ કરે છે નહીં અહીંયા જો આ શ્લોકમાં મૂળ વાત એ કહેવામાં આવે છે કે સેવન આત્મા કરે છે ભોગ મુખ્ય ભોગતા આત્મા છે આત્મા સીધો ભોગ વિષયોનો નથી કરી શકતી કેમ કે આત્મા અપ્રાકૃત છે વિષયો પ્રાકૃત ભૌતિક છે એટલે વિષયોના ભોગ માટે આત્માને વચ્ચે કંઈ સાધનની જરૂર છે જે પોતે નેચરનો હોય તો એ સાધન ઇન્દ્રિયો છે હવે ઇન્દ્રિયો ફરીથી આધ્યાત્મિક છે વિષયો ભૌતિક છે તો આધ્યાત્મિક ઇન્દ્રિયો ભૌતિક વિષયનો સીધો ભોગ ન કરી શકે એટલે ફરી પાછું કોઈ કોઈક માધ્યમ જોઈએ વચ્ચે તો એ આધ્યમ શું છે તન્માત્રાઓ એટલે વિષયો નહીં પણ વિષયોની તન્માત્રાઓ છે એને ભોગવે છે એટલે મુખ્ય રૂપથી ભોગતા આત્મા છે એ અહીંયા ભગવાન કહેવા માંગે છે અને વિષયોની વૃત્તિ છે એ વૃત્તિને સ્વાનુકૂલ કરી અને ભોગ કરે છે તો અનુકૂળ કરવાનો મતલબ શું કે જેનાથી આત્માને સુખ પહોંચે તે રીતે એટલે વિષયોનો ઢગલો હોય પરંતુ આપણે જેટલું ગ્રહણ કરવા યોગ્ય હોય જેનાથી આપણને સંતોષ થાય પ્રસન્નતા થાય એટલું આપણે ભોગવીએ છીએ એનું આનુકૂલ્ય તો જે જે પોતાના સૂક્ષ્મ દેહને લઈને જાય છે એવું કે છે ને એટલે એની સાથે આ એની વૃત્તિઓ વૃત્તિઓ એ જન્મની નથી જતી ખાલી એટલે હું એમ કહું છું કે આ જન્મમાં આપણે જે કંઈ આપણા વૃત્તિઓ આપણા જે કંઈ કર્મો આપણો આ દેહ છોડ્યા પછી આપણે બીજા જન્મમાં જઈએ છીએ તો આપણું સૂક્ષ્મ શરીર એમાં જઈ ગયું છે તો આપણી વૃત્તિઓ પણ એની સાથે નથી જતી એ એટલું અહીંયા અહીંયા પૂરી થઈ જાય છે હું એટલું સમજવા માંગુ છું વૃત્તિઓ ભેગી જાય છે તો પછી છેક પહેલેથી જ્યારથી વરણ કરતો કરેલું હશે જીવ જ્યારે અહીંયા આવ્યો સૃષ્ટિના વરણ ત્યારથી એની જે વૃત્તિઓ તો પછી એક મિનિટ એની વૃત્તિઓ આટલા સમય સુધી ચાલતી જ રહેતી હશે ને એ વૃત્તિઓ ચાલતી રહે વૃત્તિનો મતલબ અવાજ આવી નથી રહ્યો તું કઈ બોલતી હોય તો મનમાં ના જીજે હું નથી બોલતી હવે આપનો જવાબ સાંભળું અરે હું પૂછું છું કે વૃત્તિ તું બોલે છે ત્યારે એનો શું આશય છે એટલે એકની એક વૃત્તિ રહે છે આરંભથી એવું કે છે તો એનો શું મતલબ છે વૃત્તિ થી શું કહેવા માંગે છે વ્યક્તિઓની આપણી ઈચ્છાઓ આપણા રાગ દ્વેષ આ બધું હમ એ તો શું વૃત્તિ તો દરેકની અલગ વૃત્તિ છે કર્મેન્દ્રિયોની અલગ વૃત્તિ છે મન અંતઃકરણની અલગ વૃત્તિ છે એ દરેકની પોતપોતાની જુદી જુદી વૃત્તિઓ છે એ જે વૃત્તિ જે અવસ્થામાં હશે એ વૃત્તિ સાથે જીવાત્મા બીજા શરીરમાં જશે એ સત એને આપણે ટૂંકા શબ્દોમાં કહીએ તો સદવાસના અને અસદવાસના હાજી पूजानं वा गुणान्वितं विमोढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषम् એટલે કે ઉત્ક્રમણ કરતા કરતા ભોગ કરતા અથવા ગુણોથી યુક્ત જીવને વિમૂઢ જોતા નથી પરંતુ જ્ઞાન ચક્ષુ વાળા જુએ છે એટલે આ જીવની ત્રણ ચારે ચાર અવસ્થા બતાવી છે કે શરીર છોડે ત્યારે શરીરમાં રહેલો હોય ત્યારે શરીરમાં રહીને જયારે ભોગ કરતો હોય છે ત્યારે અને ગુણોથી યુક્ત જીવ એટલે ગુણ સત્વરજ અને તમસ ગુણો છે તેવો જીવ એને મૂળ લોકો જોઈ શકતા નથી પરંતુ જેને જ્ઞાન ચક્ષુ છે ચક્ષુ વાળો છે એ જુએ છે ત્યારે એવો જીવ શરીરથી ભિન્ન કેમ દેખાતો નથી એવી શંકા થાય તો તેના નિરાશ કરે છે સત્વ વગેરે ગુણવાળી પ્રકૃતિના અમુક પરિણામરૂપ મનુષ્ય વગેરેના દેહ સાથે સંસ્કૃત થયેલા જીવને તેમાં કોઈ દેહમાંથી નીકળતા અથવા કોઈ દેહમાં સ્થિતિ કરતા અથવા ઈશ્વરના ગુણો પ્રાપ્ત કરી તે ગુણો વાળો થઈ રહેલાને પણ વિમૂળો જોતા નથી પ્રકૃતિ વાળા મનુષ્ય વગેરેના દેહના અભિમાન વાળા અર્થાત તેવા દેહને જ આત્મા માનનારા વિમૂળ લોકો જીવને દેહથી ભિન્ન જોતા નથી પરંતુ દેહ અને આત્માના વિવેકરૂપ જ્ઞાન જેને છે તે જ્ઞાન દ્રષ્ટિ વાળાઓ તો જીવને તે હર કોઈ અવસ્થામાં હોય તો પણ તેને તો પણ દેહથી ભિન્ન જ જુએ છે એટલે અહીં એવું કહી છે કે જીવ કોઈ જે વિમૂઢ છે એટલે જે ખાલી દેહને જીવ એટલે આત્મા સમજી બેઠા છે એ લોકોને આવી રીતે દેહ અને જીવ અલગ છે એવું દેખાઈ નથી રહ્યું પણ જેને જ્ઞાન દ્રષ્ટિ છે તે મેં તો જીવ અને જીવ અને દેહ બંને ભિન્ન દેખાઈ જ રહ્યા છે ભિન્ન કે અભિન્ન એટલે જેને શું ફરીથી કહો એટલે જે દેહને જ આત્મા માની રહ્યા છે એ વિમૂઢ લોકો છે એટલે કે જે એમને જ્ઞાન નથી થયું એવા લોકો તો દેહને જ આત્મા સમજીને રહેલા છે પણ જેને જ્ઞાન ચક્ષુ અને દેહને ભિન્ન જુદો છે દેહ પણ અલગ છે અને આત્મા પણ અલગ છે એવું જોવે મનુષ્ય પરિણામ રૂપ દેહ જે પ્રકૃતિના અમુક પરિણામ રૂપ દેહ મનુષ્ય વિગેરેના શરીરમાં રહ્યું પરિણામ એટલે સત્વ ગુણ રાજસ ગુણ ને પ્રકૃતિના જે ત્રણ ગુણો છે એના રૂપમાં જ એ દેખાઈ રહ્યો છે જરૂરી નથી એટલે કઈ વાત આપણી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પછી એવી અને આ બધા આની સાથેના વિશેષણને હટાવી દો ખાલી એટલું જ રાખવાનું કે પ્રાકૃત દેહ સાથે સંસર્ષ થયેલા જીવ દેહ પ્રાકૃત છે એની સાથે જીવ એમાં સંશ્લિષ્ટ થયો છે તો દેહ જ જીવ છે જીવ જ દેહ છે એવી મૂળ લોકોની સમજ છે યતન તો યોગિન પશ્યંત્યાત્મન વ્યવસ્થિતમ यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसः યત્ન કરતા યોગીઓ પોતાનામાં રહેલા આને જુએ છે જેમને ચિત્તને વશ કરેલું નથી તેવા મન વાળા યત્ન કરવા છતાંય આને જોતા નથી યોગ્યો એટલે કે જેમને ચિત્તનો નિરોધ કરેલો છે તેવો યત્ન કરતા કરતા પોતાની અંદર રહેલા આત્માને જોઈ શકે છે પરંતુ જેમને ચિત્તનો નિરોધ કરેલો નથી તેવા મન બુદ્ધિ વાળો વાળાઓ તો પ્રયત્ન કરવા છતાં આત્માને જોઈ શકતા નથી આત્મા એવો દુર્ગ્ય દુર્ગ્યજ્ઞ દુર્ગજ્ઞ દુર્ગેય દુર્ગેય છે કે આત્મા અને દેહનો જે જેમને વિવેક હોય તેઓમાં પણ જેમને ચિત્તનો નિરોધ કરેલો હોય એવો જ યત્ન કરવાથી તેને જોવાને યોગ્ય થાય છે એટલે કે અહીંયા એવું કહી રહ્યા છે કે યોગ્ય હોય પણ જો એનો ચિત્તનો નિરોધ ના થયો હોય તો તેને આવી જીવની ઉત્તમ એટલે આત્મારૂપમાં નહીં દેખાય પણ જેનો ચિત્તનો નિરોધ થઈ ગયો છે તો તેને આત્મા રૂપે દર્શન થશે ક્યાંક સર્વ યોગેન ભગવત દ્રષ્ટિયા દિવ્યયા વા પ્રકાશતે ત્યાં એ વાત કહી છે યોગેન સાધિતમ મન જીવનો સાક્ષાત્કાર કોણ કરી શકે તો યોગ દ્વારા સાધિત થયેલું મન છે એ જીવાત્માને જોઈ શકે છે પછી જે દ્રષ્ટિ ભગવાનને દર્શન કરી શકે છે ભગવાનનું દર્શન જેને થઈ શકે એને આત્માનું પણ થઈ શકે યદાદિત્ય કથમ તેજો જગત્પાસયતીખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજ તત્તેજો વિદ્ધિ મામકમ જે સૂર્યનું તેજ અખિલ જગતને પ્રકાશે છે જે ચંદ્ર તથા અગ્નિમાં તેજ છે તે જ મારું છે એમ જાણ એટલે અહીંયા આત્માના સ્વરૂપનું છે કે સૂર્યનો જે તેજ છે તે પ્રભુ પોતે જ છે એવી રીતે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષના વિરોધી અંધકારને દૂર કરી ઇન્દ્રિયોનો પોતાનો પ્રકાશથી અનુગ્રહ કરનાર સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિઓની પણ જેને અપેક્ષા નથી તેવું સચ્ચિદાનંદ રૂપ મારું અક્ષર કાલ પ્રકૃતિને પ્રકૃતિનો અધ્યક્ષ પુરુષ કેવલ ચિદ્રુપ આત્મા તથા જીવ થઈ રહેલો આત્મા એ સર્વ મારી વિભૂતિ તથા મારા અંશ છે આવો ઉપદેશ કરી ભગવાન હવે પ્રથમ કહેલા આદિત્ય વગેરે પ્રકાશ વગેરે અચિતના પરિણામો પણ મારી વિભૂતિ છે એવો અહીંથી ચાર એટલે બાર થી પંદર શ્લોક થી ઉપદેશ કરે છે આદિત્યનો તેજ તેજ જે આખા જગતને પ્રકાશે છે તે તથા ચંદ્ર અને અગ્નિના તેજ તે પણ મહારાજ છે હવે મતલબ ઇન્દ્રિયો અને સન્નિકર્ષ ના વિરોધી અંધકાર ને દૂર કરી એટલે ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ આપણને થાય એ જો પ્રકાશની હાજરી ન હોય તો ન થઈ શકે તો ઇન્દ્રિય દ્વારા જે પ્રત્યક્ષ થાય એ પ્રત્યક્ષનો વિરોધી કોણ થયો અંધકાર અંધકાર તો એ અંધકારને દૂર કરી દૂર કરે એ ઉધામ ભગવાનનું છે હમ હમ એટલે આમાં છે પ્રકૃતિ અધ્યક્ષ પુરુષ અક્ષર કાલ એ બધી આત્મા એ સર્વે મારી પ્રભુની વિભૂતિ સ્વરૂપ જ છે હવે ઉપદેશ કરી ભગવાન હવે પ્રથમ કહેલા આદિત્ય વગેરેનો પ્રકાશ વિગેરે અચિત અચિતના પરિણામો પણ મારી વિભૂતિ છે એવી અહીં ચાર બાર થી પંદર શ્લોક થી ઉપદેશ કરે છે આદિત્યનો તેજ જે આખા જગતને પ્રકાશે છે તે તથા ચંદ્ર અને અગ્નિના તેજ તે પણ મારા છે જે પણ કઈ છે તે બધું પ્રભુ દ્વારા જ એટલે આમાં જે છે ને અહીં ચાર છે આ શ્લોક ની ઉત્થાનિકા છે ઉપર છે હા યદાદિત્ય ગતમ તેજો એના લેવાનું પછી આ શ્લોક લેવાનું હા સમજે હા એનું હા પૂર્વ ભૂમિકાની ઉપરની આ જે પેલું આત્માનો દેખાય છે એ જ્ઞાન આના પછી આવે ને પછી શ્લોક રજૂ થાય એ સિવાય શું લેવાનું સૂર્યનો પ્રકાર એ પણ ભગવાનની વિભૂતિ છે એવી રીતે અતિથિથી બીજું શું લેવાનું એ બધું એમાં થઈ લેવું અહીંયા તો પ્રકાશ ની વાત છે તો તે જ આવે ને હાર્ડનેસ ની વાત આવશે તો બીજું આવશે હા સોફ્ટનેસ ની વાત આવશે તો હા બધા એટલે જેમાં જે કંઈ પણ ખાસિયત છે જળની અંદર જળસ્વ છે એટલે જે કોન્ક્રીટ પદાર્થ છે એની અંદર જે ઠોસ વસ્તુ છે તે ઘનત્વ છે કોઈ કઈ તરલ પદાર્થ છે એની અંદર જે આર્દ્રતા છે એ દરેકમાં એમ સમજ હા

પુષ્ણામી ચૌસતી શર્વા સોમો ભૂતવા રસાત્મક બળથી પૃથ્વીમાં પ્રવેશ કરીને હું ભૂતોને ધારણ કરું છું અને રસ રૂપ ચંદ્ર થઈ સર્વ ઔષધિઓને પોષણ કરું છું એટલે પૃથ્વીમાં જે ધારણ શક્તિ છે અને ચંદ્રમાં જે પોષણ શક્તિ છે તે પણ મારી છે એમ કહે છે પ્રવેશ કરીને હું ભૂતોને ધારણ કરું છું ધારણ કરવામાં કઈ બલ ની આવશ્યકતા રહે આટલું બધું ઉઠાવવું હોય તો ભગવાન તકે ઉસી તે જોગી દેસ ચંદ્રની ચંદ્રમાં પોષણ શક્તિ કેવી રીતે દેજો તમારા છોલા છે ને ડોક્ટર અહીંયા કયા છે હાલોલમાં તળાવ કિનારે રહેશે જય વદન ડોક્ટર જય વદન પાઠ એમને પૂછજે આ પ્રશ્ન આયુર્વેદ નો પ્રશ્ન જેટલી પણ ઔષધિ છે એ ઔષધિ ની અંદર ઔષધીય શક્તિનો સંચાર ચંદ્ર દ્વારા થાય છે એવું આયુર્વેદ નું માનવું છે જૂના વૈદ્ય છે એ અમુક પ્રકારની ઔષધિ છે એ ચંદ્ર પ્રકાશમાં જ શોધવા માટે જતા અને એની ઓળખ એ ચંદ્ર પ્રકાશમાં જ થઈ શકે એવું એમનું માનવું વિશ્વાનુરૂપ ભૂતવા પ્રાણીના દેહ આશિત પ્રાણાપાન સમાયુક્ત પંચમ્યન ચતુર્વિધ હું ઐશ્વર્ય તે પ્રાણીઓના દેહ નો આશ્રય કરી પ્રાણ અને અપાન યુક્ત અપાનથી યુક્ત થઈ ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું વૈશ્વરની પાચન શક્તિ પણ મારી છે તેથી ક્ષય ભોજ્ય ભક્ષ્ય ભોજ્ય લેહ અને પેય આ ચાર પ્રકારના અન્નનું પાચન કરવાના પણ હું છું આ શ્લોકનું અનુસંધ બ્રહ્મસૂત્ર એક બે અને છવ્વીસ પરના અનુભાષમાં કહેલું જે કંઈ આગળના શ્લોકમાં જે વાત થઈ કે પાંચ ભૌતિક અને આધિભૌતિક વાત થઈ પંચ પંચભૌતિક અને આધિભૌતિકની વાત થઈ હવે આધ્યાત્મિકની વાત ભગવાન કહી રહ્યા છે જે અન્ન અને ઔષધિ પ્રાણીઓ ખાય છે ત્યારે તેની ભીતર રક્ત રૂપે માંસ રૂપે અને પ્રાણ રૂપે પરિણમે છે અને પચાવનારો જે છે તો એ વૈશ્વનારો કોણ છે તો એ ભગવાન એમ કહે છે કે હું જ છું એ પચાવનારો હું જ છું ભગવાન એમ કહે છે કે આપણું એટલે આ આપણું ખાધેલું અન્ન એ રક્ત માંસ ને બધું એ બને છે કે જેવી રીતે ગાય ઘાસ ખાય છે ત્યાર પછી એનું દૂધ બને છે જેવી રીતે ઘઉં અને ચોખા વગેરે વગેરેમાંથી લોહી અને માંસ બને છે તો આ બધી વસ્તુઓમાં રહેલી જે સૂક્ષ્મ વિવિધ રૂપે જે કામ કરી રહ્યું છે તો તેનું બીજ રૂપ તે ભગવાન છે આમ સામુદાય એમાં પુરુષોત્તમ ધર્મ સમજાવે છે આમાં શું કીધું આધ્યાત્મિક છે એમાં હા આગળ પંચભૌતિક નું સમજાયું અને આ આધ્યાત્મિક ની વાત કરે છે હવેથી આ આધ્યાત્મિક ની વાત થઈ છે આગળ પંચભૌતિક નું સમજાય એમ કહ્યું આધ્યાત્મિક એટલે કયા અર્થમાં જે નથી સમજાયું મને પણ એટલે આ વૈશ્વાનર સ્વરૂપ ભગવાન એ આશા છે એ નથી એટલે વાયુ વિવિધ પ્રકારના છે ને પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન વગેરે તો એ બધા જેટલા પણ વાયુના પ્રકારો છે તેના દ્વારા આચરણ પામે એટલે આમાં અક્ષય ભોજ્ય અને કોઈકમાં ચોષ્ય એમ પણ આવે છે એટલે આપણે જેમ કોઈકનું ચૂસીએ ચગડતા હોઈએ એ જ હશે ભક્ષ્ય પેલું ખાવું અને પછી બીજું લે છે ચાટવું છે ને પી એટલે પીવું એટલે એક રહી હા પણ આક્ષેપો જે લઈએ એટલે જે ભોજ્ય છે એને ચોરશે તરીકે સમજી લેવાનું ચાલો શાહમ હૃદિ સન્નિવિષ્ટો મત બુદ્ધિર્જ્ઞાનમ અપગણ ચ વૈદેશ્ચ સર્વેર અહમેવ વેદ્યો વેદાંત કૃતમ વેદ વેદ વિદેવ ચાહ મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો છે મારાથી સ્મૃતિ જ્ઞાન અને વિસ્મરણ થાય છે સર્વ વેદોથી વેદી હું જ છું તથા વેદાંતો કરતા વેદાંતનો કરતા તેમજ વેદને જાણનારો હું છું સૂર્ય અગ્નિનો પ્રકાશ વૈશ્વનર પાચન શક્તિ એ સર્વ મારા છે અર્થાત સૂર્ય અગ્નિ વૈશ્વનર એ સર્વ હું છું એમ પાછળ કહ્યું તેનો કારણ અહીં કહે છે કે સૂર્ય ચંદ્ર અગ્નિ વૈશ્વના સર્વ પ્રાણી હૃદય પ્રવેશ કરેલો છે સર્વ પ્રવૃત્તિ ના જ્ઞાન નો જ્યાંથી ઉદય થાય છે સર્વ ના એવા સર્વ ના હૃદય આત્મા તરીકે પ્રવેશ કરેલો છે તેથી શ્રુતિ પણ અંત પ્રવેશ કરેલા જનોના શાસ્ત્ર વગેરે કહે છે એટલે ભગવાન અહીં જે આગળના શ્લોકમાં સૂર્ય ચંદ્ર અગ્નિ વૈશ્વર એ બધું હું જ છું એમ કરી અને એમ એનું કારણ શું છે કે ચંદ્ર સૂર્યની અગ્નિ મેં મારો બધામાં પ્રવેશ છે તેથી અને એના કારણરૂપ જે જ્ઞાનનો ઉદય થાય છે કે આ હું છું કે આ એ કરું છું તે પણ તેથી તેના બધાના હૃદયમાં બી પણ આત્મા તરીકે મારો જ પ્રવેશ છે અને એવી રીતે સ્મૃતિ પણ અંત પ્રવેશ કરેલા જેનો શાસ્ત્ર વગેરે વાક્યો કહે છે મેં સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો હોવાથી સર્વની સ્મૃતિ જ્ઞાન અને અપોહન અને વિસ્મરણ પણ મારા વિસ્મરણ એટલે વિસ્મરણ પણ મારાથી જ થાય છે એટલે ભગવાન એમ કે છે કે જે જે વસ્તુનું આપણને જ્ઞાન થઈ રહ્યું છે કોઈ વસ્તુ યાદ આવી રહી છે અને કોઈ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે વિસ્મરણ થઈ છે એ બધું મારાથી થઈ રહ્યું છે પૂર્વે અનુભવ કરેલા વિષયના માત્ર સંસ્કારથી ઉત્પન્ન થતું જ્ઞાન કૃતિ ઇન્દ્રિય અનુમાન શાસ્ત્ર અને યોગ થી વસ્તુ આવી છે એવો થતો નિશ્ચય તે જ્ઞાન સ્મૃતિનું તથા જ્ઞાનનું નષ્ટ થવું અપોહન અથવા વિસ્મરણ આ સર્વ પ્રાણી સર્વ મારાથી થાય છે એટલે અહીં એમ કહે છે કે જે ઇન્દ્રિય જે આપણા ઇન્દ્રિયોથી જે અનુમાન કરી રહ્યા છે કે આ વસ્તુ આવી છે એનું બી જ્ઞાન થઈ રહ્યું છે કોઈ સ્મૃતિ એ યાદ બી આવી રહ્યું છે તેનું જ્ઞાન થઈ રહ્યું છે અને કોઈ વિસ્મરણ થઈ રહ્યું છે કે કોઈ ભૂલી જઈએ છે કે એનું વિસ્મરણ થયું છે તો એ બધું કંઈ સર્વ મારાથી જ થાય છે કારણ કે સર્વના આત્મા તરીકે સર્વના વેદોથી વેદ્ય હું જ છું વેદમાં અગ્નિ સોમ વાયુ ઇન્દ્ર વગેરેનું વર્ણન કરેલું છે પણ તે સર્વનો અંતર્યામી હું હોવાથી તે સર્વ મારા રૂપ જ હોવાથી તેઓનું વર્ણન કરનાર વેદ પર મારું જ જ્ઞાન કરે છે એટલે એમ ભગવાન કીર્તન કરે કીર્તન કરે પ્રેત પણ કીર્તન કરે પોતાને અટકાવવું ગીતાબેન વણજારા તોફાન કરે છે કહે છે કે અગ્નિ સો વાયુ એ બધું ઇન્દ્રિય જે વર્ણન કર્યું છે એ બધાનો અંતર્યામી તો હું છું અને એ બધા સર્વરૂપ મારા સ્વરૂપ છે એટલે વેદો પણ મારું કીર્તન કરે છે એમ વેદાંત અને ઉપનિષદમાં સર્વનો નિષેધ કરી મારા આત્માનું નિરૂપણ કરેલું છે એવી શંકા કરવી નહીં કારણ કે જે જ્યાં શંકા નહીં સમજાય મને કારણ કે વેદાંતમાં સર્વનો નિષેધ કરેલો છે એવી માત્ર જીવની કલ્પના જ છે સર્વ વેદોના નિર્ણયના સિદ્ધાંત રૂપ વેદાંત વેદાંતને વેદાંતોને મારા વિના અન્ય કોઈ જાણતું નથી તેથી જીવે કલ્પેલા અધ્યારોપવાદ નો નિરાશ કરી બ્રહ્મવાદ પ્રમાણે તત્વનો નિશ્ચય કરવા મેં કૃષ્ણ દેવપાયન રૂપે વેદાંત સૂત્ર રચેલા છે આ શંકર નથી સમજાય નથી માયાવાદ ના સિદ્ધાંત નું અહિયાં કરી રહ્યા છે વેદાંત નો કરનારો પણ હું છું તો શા માટે વેદાંત આપે રચ્યું વ્યાસના રૂપમાં તો એનું કારણ થઈ રહ્યા છે કે આવા આવા માયાવાદ પર અર્થો લોકોએ ઉપજાવી કાઢ્યા છે એટલે એનું નિરાકરણ કરવામાં એટલે એ શંકા કરવી નહીં પણ એ વાત બરાબર જ છે શંકા કઈ છે વેદાંત એટલે ઉપનિષદમાં સર્વનો નિષેધ સર્વનો નિષેધ કરીએ એટલે કે આ બધું પોતે કોઈ બી રીતે છે કે માઇક છે એવું નહીં એ સભામાં વિશેષ કરી મારા આનું જ નિરૂપણ કરે છે એવી શંકા કરવી નહીં એટલે એવી એટલે એવી શંકા નહીં કરવી આ બધું હું છું એટલે આત્મા શંકા કરી દીધી છે કે આ બધું જે સર્વ જગત છે મિથ્યા માયિક છે ખાલી બ્રહ્મ જ એકમાત્ર તત્વ છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પરમ એવું માયાવાદી કહે છે સર્વનો નિષેધ જે કરી રહ્યા છે ને એવું તો નથી ને બધું તો છે જ સર્વનો નિષેધ વેદાંતમાં બ્રહ્મ તત્વનું જ્ઞાન છે હા હા હા એટલે જે જ્ઞાન નિષ્ઠા તથા જ્ઞા સર્વજ્ઞો યદા ભવે કર્મનિષ્ઠા તથા જ્ઞા યદા ચિત્તમ પ્રસિદ્ધતી ભક્તિ નિષ્ઠા તથા જ્ઞા યદા કૃષ્ણ પ્રસિદ્ધતી એ જે ત્રણ માર્ગમાં એની નિદર્શન આપ્યા છે જે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન કર્મ કે ભક્તિ માર્ગ નું નિરૂપણ કરી રહ્યો છે તો એ સન્માર્ગ છે કે મોહક શાસ્ત્ર છે એને જાણવું કેમ તો એનો આ ત્રણ નિદર્શન છે એમના માર્ગનું અનુસરણ કરવાથી જો સર્વજ્ઞતા થતી હોય સર્વ કાંઈનું બ્રહ્મરૂપતાનો બોધ થતો હોય તો એ માર્ગ સાચો એ જ રીતે જે કર્મનું નિરૂપણ કરી રહ્યા છે તેમના અનુસાર કર્મ કરવાથી અગર ચિત્ત નિષ્પાપ નિર્મલ નિષ્કામ બનતું હોય તો એ કર્મ સાચો ન થતું હોય તો ખોટો અને જે ભક્તિનો ઉપદેશ કરી રહ્યા છે એમના અનુસરણ કરવાથી અગર કૃષ્ણ પ્રસન્ન થતા હોય તો એ ભક્તિ માર્ગ સાચો નહીં તો ખોટો યોગ ને અવન બધું કરે માયાવાદી માયાવાદી કરતા પણ એ જે કર્મ મીમાંસકો છે એમનો એ વિચાર છે કે દેવતાઓ મંત્રરૂપ માત્ર હોય છે આદિદૈવિક સ્વરૂપ દેવતાઓનું હોતું નથી એ એમનો સિદ્ધાંત છે